મહાત્માને થોડા કામ નથી રહ્યો સંદીપની ગાળ પડે ને તમે સંદીપની કહો કે તમે હું શું કર્યું છે તેથી ગાળ થાય છે શું તમારે શું કેવું સંદીપને રાવજીભાઈ તમે કઈ કર્યું છે રાવજીભાઈ રાવજીભાઈ રાવજીભાઈ કેવું કશું કર્યું છે તેનું આ પણ છે આપને <laughs> રાગે પડ્યું છે કે હા આપણા લોકો આપણા મહાત્માઓમાં કોઈ કોઈને સમજણ નથી પડતી તે કહે મને ચિંતા થાય નહીં ચિંતા તો ચિંતા તો અહંકાર હોય અહંકાર હોય તો જ ચિંતા થાય બરોબર ને આ એ બીજું તો બીજું બધું જે અંદર થાય છે તે મનનું સફોકેશન છે સફોકેશન ગુમરામાં થાય તેને આપણે જાણીએ એટલું જ ગુંગળામાં કહેવાય એને દાદા પ્રશ્નો બીજા પછી ચિંતા ના થાય એટલે શું કારણ મનની પરિસ્થિતિ જ્ઞાન લીધા પહેલા અને પછી તો તેની તે જ રહે છે તો શાના આધારે ચિંતા થતી નથી તે સમજાવો એટલે ચિંતા એ અહંકાર હોય ત્યાં કરનારો હોય ચિંતાનો તો ચિંતા થાય પણ અહંકાર કરનારો ગયો ચિંતા છે નહીં થાય ત્યારે આ ફક્ત ભાઈ સભોગેશન થાય થોડું કઈ ગૂંચવાડો આવે ને તો સભોગેશન થાય તો જ રાવજી થાય તમને ના થાય શું થઈ તમે જોવો પડી ને તમને તો ક્રોધ માન માં લોભે ના થાય અને રાવજી રાવજીબેન થાય તે ડિસ્ચાર્જ છે સાચો ક્રોધ નથી એ સાચો ક્રોધ માન માં કોને કહેવાય જેની પાસે હિંસક ભાવ હોય શું કહ્યું આ તો હિંસક ભાવ નહીં તમે એકાકાર થાવ તાર સાથે કહેવાય આ તો ક્રોધ માન માં બધું લોભ ગયું બધા ગુણો ગયા અને મુક્ત થઈ ગયા છે પણ સમજવું જોઈએ આ મારી પાસે રોજ આવીને સમજો તો કલ્યાણ થાય પણ રોજ તમે જીતે આવો એવા સમજાય નહીં એટલે હિંસક ભાવ નહીં એટલે ક્રોધ માન માં લોભ કહેવાય જ નહીં એને મનમાં આમ ક્રોધનો જન્મ થયો ડિસ્ચાર્જનો એની નહીં પોતે વિચરે અને એકાકાર થાય ત્યારે ચાર્જ કહેવાય ચાર્જ કહેવાય ત્યારે હિંસક ભાવ કહેવાય જો પોતે નહીં આધાર આપતો હોય ત્યારે આ તો પોતે નહીં ના પાડતો આમ નહીં આમ નહીં એટલે પોતે હિંસા ની વિરુદ્ધ છે પોતે શું પણ એ થાય એટલે કોઈ માણસ એમ કે તમે ક્રોધ માર મારેલો મારે નીકળી જશે તો હું કહું હે હંડ્રેડ પર્સન્ટ ગેરંટીથી જો એને પૂરવું જોઈએ તો આપી દઉં કારણ કે ક્રોધ માર મારેલો કોને કહેવાય હિંસક ભાવ સહિત હોય કેવા હોય આ તો મહી અંદર પોતે એમ થતો કહેતો હોય દાવજી આવું નહીં આવું ના થાય આવું ના થાય રાવજીભાઈ ગુસ્સે થાય તો તમે ઉગતા ભાઈ ના પાડો એટલે તમે પેલા એકાકાર થતા તારે હિંસક ભાવ હતો અને હવે હિંસક ભાવ ઉડી ગયો આ તો ભરેલો માલ નીકળ્યા કરે ભરેલો માલ એટલે શું કે એક કેવો હોય કે આપણે લોખંડ ગરમ કરીએ લાલ લાલ થયું હોય એટલે જ્યાંથી ભઠ્ઠીમાં હોય ને ભઠ્ઠી ફૂટફૂટ કર્યા કરે તો હજી લાલ રહે પણ પછી બહાર કાઢી લીધા પછી લાલ તો હોય પણ એને ફૂંકતા નથી માટે આવું ઓછું થતું જવાનું પછી ખાલી થઈ જવાનું તે પછી ફૂંકે નહીં એટલે એટલે એને સીધી ક્રોધ ના કહેવાય ક્રોધ તો ફૂંકે ત્યારે એક બાજુ ગરમ છે ને ભૂકે ગરમ છે ને ભૂકે તમે સમજો ને એટલે કોઈ કોઈ માણસ છે કે તમે વૈજ્ઞાનિક રીતે સમજાવું તો કહી દઉં ક્રોધ માન માયેલું કોઈ પણ ગુણ રહેતો નથી ભગવાન જ થઈ જાય છે પણ આ એની નબળી છે ને માલ ભરી લાવે છે ભરેલો માલ ખાલી કરવો જ જોઈએ ને પ્રાર્થ છે એનું ભોગવી લેવું પડે ને શું કરવું પડે બસ આટલું જ રહેશે આ તો મોટું આશ્ચર્ય છે પણ તે આ દુનિયામાં કોને અત્યાર સુધી ચારી પચાસ હજાર માણસ થયા લોકો પુણ્ય જ ના હોય ને આવું પુણ્ય જ ના હોય આવું પુણ્ય ક્યાંથી હોય આવા સુખો ભોગવવાનું આવી વાત ભોગવવાનું પુણ્ય ક્યાંથી હોય કંચનભાઈ પૂછે છે ડિસ્ચાર્જ થતા કેટલી વાર લાગે જેટલું ટોંકી ભરી ટોંકી આખી ભરી આટલી વાર લાગે પોણી ટોકી ભરી આટલી વાર લાગે અડધી ટોકી ભરી આટલી વાર લાગે જે ટોંકી ચાર બીજા કોઈ દર્શન તો કરોડ રૂપિયા આવતા ઢેકોડા પડે તે આ તમારા મફત માં અહીંયા આ મારું કહેવાનું કે આને અર્થ જ નથી પણ તો એ લોકો દર્શન કરવા તૈયાર નથી પુણ્ય કાચી હોય છે પુણ્ય કાચી હોય હા એ બેઠા ઘેર બેઠા આવે ને કારણ કે પુણ્ય કાપી પડે ને એટલે એના ઊંધું દેખાડે પડ્યું એમાં એનો દોષ નથી દર્શન ના કરવા એને ઊંધું દેખાડે નથી વિપરીત બુદ્ધિ કે આવું ઘણા આવે છે હેરાન આપણે આપણે પાર્ટીમાં થતું દેખાડ્યું રાજી થઈ ગયા હા આ તો કોઈ કાળે મળે નહીં આ અનંત અવતારથી ભટકે છે પણ કોઈ મોટા મોટા ઋષિ ને નહીં મળેલું રામચંદ્રજી ને કૃષ્ણ બેન જ મળેલું આ કાલે તમે હતા અને આજે તમે કાલે ગઈકાલે ક્રોધમાન માયા લોભ રાગ દ્વેષ બધા દુર્ગુણો હતા તમે આજે તમારામાં ક્રોધ માન માયા લોભ એક અંશ પણ નથી એ સમજી લો એક વાર શું કહ્યું સર્વસ્વ ચોખ્ખા શુદ્ધ થઈ ગયા તમારા અશુદ્ધિ નામ નથી હવે તમે પૂછી લો કે કેવી રીતે અમે અશુદ્ધ થયા અમે કેવી રીતે ક્રોધ એ બધું પૂછો બધું અહંકાર અહંકાર હોય છે એને જીતવાનો એટલું મુશ્કેલ કેમ હોય છે એમ કે અહંકાર હોય છે એને જીતવાનો એટલો મુશ્કેલ કેમ હોય છે તમારો અહંકાર તો જતો રહ્યો કેમ જીતવાનો જ્યાં જીતી લીધો એક બે કલાકમાં જીતી લીધો એ પણ તમારી કૃપા કૃપાને લીધે થયું એ તો તમારી કૃપા કૃપાને લીધે થયું હા મારું કહેવાનું કે અહંકાર તો આમ બહાર તો જીતવા જાય ને તો વધે એવું અહંકાર જીતવા જાય ને તો વધે એટલે ક્રોધ ક્રોધ નો અહંકાર દબવા જાય ખબર ને તારે લોભ નો અહંકાર કે કેવો ક્રોધ દબાયો તમે લોભ ખબર ને એક દબાયો પાડો થાય બીજો પાડો જાડો થાય એટલે આનો વિનાશ થાય નહીં આ આ જે માયા છે હાથ છ પુત્રો ને હાથ બી માયા એને કોઈ નાશ કરી શકે નહીં ક્રોધ માન માયા લોભ ને રાગ ને દ્વેષ છ છોકરા માયા સાચવી તે માયા શું કે છે મારે મને નિર્વોષ કોઈ કરેલી નહીં કે છે કે ક્રોધ કેટલાક લોકોએ ક્રોધ સાધુએ દબાઈ અને ખરાબ કર્યો હોય છે તો કે ના મારો માન નામનો છોકરો જીવતો છે ત્યાં સુધી કોઈ મોદો નથી આવવાનો ફરી જાગૃત થઈ જાય પર ક્રોધ મારો માન નામનો છોકરો જો જ્ઞાની પુરુષ મારે તે ભેદ વિજ્ઞાની જ મારી શકે તો જ બધા ખરાબ થાય નહીં એટલે આ બધી માયા માયા બધું ચડી ગયું આવે જો હાથો તો આવડે હાથવો કલ્યાણ થઈ જાય શું કહ્યું અને એક ચિંતા ના થાય જે અહંકાર હોય તો ચિંતા થાય નહીં તો સફોકેશન થાય સામને તે તમને તો ના થાય તમે જાણો સફોકેશન વધુ ઘટ્યું છે બરાબર ને આપણે બધું સમજાયું છે વાત વાત અને પૂરું કરી લેજો આપણે બહુ સારા આવીએ ત્યાં તો મારી મજબૂતી આ આવો માર્ગ નહીં મળે થઈ કરી છતાં કેટલાક એક્સેપ્ટ લેવાય એક્સેપ્ટ કરવા તૈયાર કારણ કે એના મનમાં એની બુદ્ધિ એને ઊંધું દેખાડે બેન ત્રિમંત્ર નો અર્થ પૂછે છે ત્રિમંત્ર નો અર્થ પૂછે છે ત્રિમંત્ર નો અર્થ મન છે ત્યાં કોઈ કોઈ દાડો મન મનની હાથે તન્મયાકાર ના થતા મનની સાથે તમારે લેવા દેવા ના રહે મન તો આ બાજુ આવ્યું કોનામાં આવ્યું ચામનામાં આવ્યું એટલે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર બધું શાપમાં રહ્યું એટલે કયો અહંકાર ડિસ્ચાર્જ અહંકાર આ પ્રાર્થ ભોગવવાનો અહંકાર સમજ પડે ને નવા કર્મ બાંધવાનો અહંકાર નહીં એટલે અકર્મ કૃષ્ણ ભગવાન કહ્યું છે ને અકર્મ ત્યાં અકર્મ અને નિષ્કામ ભાવ અકર્મ પર નિષ્કામ ભાવ આમાં કોઈ કામના નથી અમારી ઈચ્છા નથી આ કોઈ કર્મ કરવાની છતાં કર્મ કરવા પડે કેવું અકર્મ કર્મ હા કર્મ કરવા નથી થતા મોહ પહેલાનો ભરેલો માલ છે ત્યાં રૂપકમાં આવ્યો છે અમે કરીએ છીએ પણ અમને ખરી રીતે મોહ નથી આવે કંચનભાઈ પૂછ્યું છે કે હવે દરેક અવતારમાં અમે પ્રગતિ જ કરવાના ને દરેક અવતાર બધા થવાના નથી બે ત્રણ અવતાર જો લોભીઓ હોય તો બધા અવતાર બે ત્રણ કરે ફરી કે છે કે નિર્ણય નહીં દેવાય તો શું કરી બીજા અવતાર માં દાદાજી દર્શન થાય બીજા અવતાર માં દાદા ભેગા થવાના પાછા બીજા અવતાર માં દાદા ભેગા થશે બધા ભેગા થાય જેની જોડે બેસીએ ને જેને જેનું નામ દઈએ ને તે બધા ભેગા થાય જ્યાં ભાવ બેઠો તે ભેગા થાય અને ભાવ ઉપડી ગયો તે ના ભેગા થાય સમજે ને બીજો અવતાર કેમ દેખાતો એટલે ક્રોધ માન માયા લોકો બિલકુલ ગયા છે હવે તમને પેલું જરા ગુજ આવે તો કાગળ લખાવો એમની પાસે તમે જવાબ મોકલી આપીશું કેવી રીતે ગયા છે તે સમજ ને અને આ ભાન ચોવીસે કલાક રહે છે લાવો દાદા વાંચી સંભળાવો એટલે બધાને ખબર પડે ક્વેશ્ચન બીજા અવતારની જે વાત છે તો અત્યારે આ જન્મમાં બીજા અવતાર કે ગયા અવતાર વિશે કઈ સંકેત કેમ મળતો નથી તો આ વાત કઈ રીતે એક્સેપ્ટ થઈ શકે સંકેત બધું મળે છે સંકેત ગયા તનાય સંકેત આટલો બધો માર ખાય છે કોણે નોકરી કરી છે તો જોબ જતી રહી કોને કોને ખાય શું કહ્યું હતી તે જવાબ જતી રહી બીજી મળતી નથી તે કોણ એવું કરે આપણે કરવી જ છે તો છતાં આપણે કરવી છે તો કોણ કરે છે ગયો અવતાર કરે છે કોણ કરે છે આવતા આવતા સમજણ ના પડે તેને શું વાત છે કાગળ કોનો જયંતિ નો હા પણ એવી હા આ કોણ નથી આપવા નોકરી ગયો અવતાર બરોબર બધા સંકેત મળે બધા નાનો છોકરા સમજાય ગયા અવતાર શું હા સારો ખોરાક લઈ પેટમાં રોગ થાય છે શું કામ ચોખ્ખો ખોરાક લઈ પેટમાં રોગ થાય શું પૂરો ભાવ આ બધા રોગ આ શરીર પૂરો ભાવના કારણે છે આ બધાનું ગોરું કેમ મારું કે આરું કેમ એવું તપાસ કરી શું લાગે ભગવાન પતિ હશે શું લાગે બધું પૂરો ભાવ બધા આખો દાડો મળ્યા કરે વિચારવા જ નહીં પણ ના વિચાર હોય તો કશું છે જ નહીં ના આમ જ કોનો પ્રશ્ન છે મારો પ્રશ્ન છે એ તો જયંતિ એ પૂછ્યું ના પણ એ કોકનો પ્રશ્ન હોય તે પૂછે ને કોઈનો હેતુ હોય તો મને સીધો બોલાવીએ તો ચાલે દર અઠવાડિયે બધા ગોળાનું કાળ કેમ બધા સમજે મારા હિસાબ હશે બધા સમજી જાય એ હિસાબ હશે એ વાત કબૂલ નથી કરતા લોકો આપણે કરે છે પણ એ તો જયારે હોમાવી મતભેદ થાય ને તારે નહીં કરતા અંદર ખાને કબૂલ જ હોય એ તો ચઢે ચડેલા ને એટલે બોલે એવું બોલે ને પાછું હું પટાઈ નામ પૂછ્યું તો હા એ વાત તો ખરી જ છે પણ એટલે ચડે ચડે છે સમજે નહીં હોવાથી કદાચ એ બાબતની સમજણ ના હોય કે આ ગયા જન્મનું છે છે એટલે કદાચ પૂછે હા સમજણ હોય આ બધું ચડે સમજણ હોય માં ખરાબ હોય ને તે મનમાં સમજી જાય કે માં મારે કઈ પૂર્વ કઈ કઈ હિસાબ હશે હિસાબ ચૂકવે સ્કૂલમાં ભણતર ના હશે તે સમજાય કે ભાઈ બધું સમજે અંદર ખો નથી પણ બોય ચડે ચડવું હોય ને ત્યારે આપડા પૈસા ચડે ચડે છ મહિના સુધી કહે છોડે છોડે નહીં સર બીજા પૂછતી બીજા પૂછતી આપે ફરી નવું ફેરવું મૂકીને આવ્યો હોય મારી પાસે આવે ને બધા પછી કાઢી આલો બધો રોગ સીધો ડિરેક્ટ આવે તો કાઢી આલો આમ પૂછ્યું તેમ પૂછ્યું આમ પૂછ્યું એ બધી ઠેકાણા આવી જાય જે એના લોકો એક્સેપ્ટ જ નહીં કરે આપણા લોકો તો એક્સેપ્ટ છે જ એક્સેપ્ટ એનું શું કારણ એક્સેપ્ટ છે એનું શું કારણ અને એના લોકો ના કરે અને આપણા લોકો કરે હા ડેવલપ નથી હા આપણા તો ડેવલપ ધર્મે છે ધર્મે છે ને તે એસી વર્ષ થયા પછી આવ્યો તે જે જે કરવા તમે ના કરે આમ ફરીને કરે આમ એની આડી જુઓ ને તમને જણ શું અહંકાર છે આ તો ગાય ના બચ્યા જેવો આ ફોરેનર્સ છોકરા ગાય ના બચ્યા જેવો વાતેડા જેવો એટલે આવું આવું ભાંડ પણ કે અહંકાર કેવું ના થાય વાકડા હોય ને એના જેવું થાય અને આ તો ડેવલપ બહુ તાર્કિક બધા સારી પેલા આપડે દે બધું લેવું ક્રોધ માર મારેલો બધું હે પણ ડેવલપ થયા નથી કહે એક માણસ હતો એક છોકરા એક છોકરું તો એવું હતું રહી એનો બાપ લઈને આવ્યો એને દર્શન કરવા એને બાપ પેલું એને દર્શન કરાવડાયા કે નતો કરતો મારી દબાઈને પછી દર્શન કરાવડાયા તે આમ કુદા કૂદ કરી મેરે પછી એનો બાપ બાપ નમસ્કાર કરવા પડે ને એ બાપને જે માયા છે મારે બહુ માર્યા હવે નાનું છોકરું પાસે માર માર કર્યા કરે બાપે સમજે કે આપણો વિચાર છે પાછું જુએ નહીં માર ખાયા છે છે એ તો અહીં એ તો અહીં આપણી પાસે આવ્યો છે બાપ એટલે નહીં તો જુડાડી કાઢે છે પણ એ બાપ અહીં નમસ્કાર કરે છે ને એ છોકરાને ગમતું નથી આવું શું નમસ્કાર કરે શું સમજુ તાર મને એ ગયા ગુરુ હોય ને એવું કરે આ તો જુદી જાત હતી આ ડેવલપ વય તો મુક્ત જાય અને ના વય તો નર્ક ની કુંડીઓ ઉભી કરે નર્કમાં વધારે જે મોટા નર્કમાં ગયેલા હોય તે આપણા દેશમાંથી અને દેવગતિમાં ઊંચી હાઈ લેવલ દેવગતિ તે આપણા દેશમાં આ તો બધું મોડું બધું આમને દેવગતિ ને નર્કમાં હોય પણ મોડું પડું અમને ક્રોધ માનવા લોકો જ નહીં ને આવડો આવડો અને આપણો તો દસ પૂરો છો એમનું બધું તકલારી જો અને આપણું નહીં પરમાનન્ટ તરફ જતા કે એમનાથી ઘરમાં બરાબર બધું જ તકલારી લેડી લાવે તે આજે તે કાંઈ વાંધો નહીં બીજી લઈ આવે બધું ચકલા ની એવું કે આઠ વર્ષ થયો હોય તો ફૂટબોલ રમતો હોય અને આપણા લોકો સાત પેઢીનો લોભ આપણા લોકો મારા છોકરા છોકરા ખાય દારૂ કેતરા રાખે બીજું રાખે ઘરે રાજીવ ખરો લોભ આપણા લોકો તમે જોઈ લો ને હા એ ઉકા પીતા જાય લોભ કરતા જાય છોકરાઓ છે ના દાદા જવાબ આપી દે ક્વેશ્ચન છે કે છોકરાઓ અહીંયા આગળ ઉતરે અને દોડિયાઓના છોકરા જોડે મિક્સ થાય તો એના કલ્ચર પ્રમાણે થાય તો ઇન્ડિયામાં જતા રહેવું સારું છોકરાઓને લઈને સારું કહેવાય જવાય તો ઇન્ડિયામાં જતા રહેવું સારું ન જવાય હોય તો ઉપાધિ રાખ્યા સિવાય કામ લેવું વ્યવસ્થિત કઈ શું કહ્યું મનમાં ઉપાધિ નહીં કરવી ના બની શકે એને ઉપાધિ નહીં અને બની શકે એવું તર્ક કરો શું કહ્યું તર્ક કર થોડા દાડા હું કરવાની શરૂઆત કરજો અને ના બની શકે એવું તો ઉપાધિ છોડી દેજો રહેશે તમારા ફરી સમજાય બની શકે તો કરવું કોનો પ્રશ્ન છે કોનો પ્રશ્ન સચ્ચિદાનંદ એટલે સત સત અડધો સ અડધો આ તે આખો લગ્ન છે તે નહીં પણ અડધો લે અડધો કરી લાય કંચનભાઈ કે છે કે સાત પેઢીનું ભેગું કરીએ છીએ એ ભેગું ના કરીએ તો બૈરી છોકરા કમ્પ્લેન કરે એટલે ભેગું કરીએ છીએ આનંદ એટલે સત સત એટલે અવિનાશી સતનો અર્થ સચિદાન આત્મા અને સત એટલે અવિનાશી અવિનાશી એનું નામ સત સત્ય એટલે અવિનાશી નહીં સત્ય તો વિનાશી જ ભાઈ પણ સત એટલે અવિનાશી એ એટલે જ્ઞાન દર્શન ચિત્ત નો બે જ્ઞાન દર્શન બે ભેગું ભેગું કરે ત્યારે ચિત્ત કહેવાય સત એટલે અવિનાશી જ્ઞાન દર્શન એ જાન એવું કહેવાય અવિનાશી જ્ઞાન દર્શન તે જાનંદ છે આ જ્ઞાન દર્શન તમને જે છે આ વિનાશી જ્ઞાન દર્શન છે કેવા છે આ આમાં સુખ છે આમાં સુખ છે આ બધી વાતો છે ને બધી રિલેટિવ વાતો એ બધી વિનાશી વિનાશી જ્ઞાન દર્શન છે કેવું છે સમજ ને સંસાર હેતુ માટેનું છે અને આત્માનું જ્ઞાન દર્શન એ સચિત આનંદ કહેવાય એ અવિનાશી કહેવાય એટલે આનંદ હોય એ જ્ઞાન દર્શન ચોખ્ખું હોય કાલે જે જ્ઞાનના દર્શન આપ્યું એ જ ચોખ્ખું શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ દર્શન દર્શન એટલે પ્રતિતિ આત્માની પ્રતિતિ બેસી ગઈ તમે હું શુદ્ધાત્મા છું પ્રતિતિ બેસી ગઈ બરોબર ને અને પ્રતિતિ બેઠા પછી જેમ જેમ અનુભવ થતા જાય તેમ જ્ઞાન પ્રગટ થતું જાય અને જ્ઞાન ને પ્રતિતિ બે ભેગી થાય ત્યારે વર્તનમાં આવતું જાય શું કે છે વાંચ્યું દાદા ના હું કહે આમાં મુખ્ય વસ્તુ શ્રીમંદર નમસ્કાર વિધિમાં શ્રીમંદર ચાલીને ચાલીસ વખત નમસ્કાર કયા છે અને બીજા ભગવાન અને દેહદેવીને પાંચ વખત કયા એટલે શ્રીમંદર સ્વામી મુખ્ય વસ્તુ છે વધારે વધારે શ્રીમંદર સ્વામીના નામથી કરવું સમજ ને કારણ કે હાજર છે અને તરત ફળ આપનાર છે દાદા ભગવાનને થ્રુ બોલો તરત પહોંચી જાય ત્યાં અને તરત ફળ મળે અને જ્યારે ભજીએ તેવા રૂપ આપણે થઈએ શું થઈએ જ્યારે ભજીએ તે રૂપ આપણે થઈએ આપણે ચોરને બાર રૂપિયા ભજીએ તો બાર રૂપિયા થઈ જાય એ બધું ને અને બીજા બધા પાક વખત કરવાનું કહ્યું છે તે સારું છે દાદા ભગવાન અસીમ જયકાર હો પેલું એ લખે છે કોઈ પણ પ્રશ્ન પૂછવામાં દાદાજી મારાથી ભૂલ થઈ ગયો તો સૌ પ્રથમ આપની ક્ષમા માંગુ છું પ્રશ્નો માણસે એવા કેવા કર્મો કરેલા હોય કે પાંચે જ મિનિટમાં જાનવર થઈને પાછો મનુષ્યમાં આવી જાય પાંચ મિનિટમાં જાનવર થઈને જ પાછો મનુષ્યમાં આવે એવા કેવા કર્મો કરેલા છે કેટલાક જીવ એવા છે કે એક મિનિટમાં સત્તર અવતાર બદલાય તો આપણે અહીંયા આગળ ખોટું કરનારા માણસ કોઈ વખત થોડું ખોટું કરે છે જાનવર જેવું કાર્ય કોઈ વખત કરી નાખે છે તો એને જાનવર જઈને પાછું આવવું પડે ફરી પાછું માણસ થાય પણ જાનવર જઈ આવવું પડે છેવટે એક કલાકે તો ધર્મ લઈ અને પછી પાછું આવવું પડે છૂટકો ના થાય ભોગવે જ છૂટકો આ કર્મો જે કરો છો એ તમારી જવાબદારી પછી તમારે ભોગવે જ છૂટકો પછી પાછવી કર્મ કરશો તો પશુમાં જન્મ થશે માનવતા નો કર્મ કરશો તો મનુષ્યમાં જન્મ થશે અને દૈવી કામ કરશો સુપર હ્યુમન નો કામ કરશો દેવગતિમાં જવું પડશે અરે રાક્ષસી કામ કરશો નર્કમાં જવું પડશે રાક્ષસી કર્મ કરશો તો નર્કમાં જવું પડશે તો જાનવરમાં જવું પડશે અને માનવ કામ કરશો તો મનુષ્યમાં આવવું પડશે અને સુપર હ્યુમન ના કામ કરશો દેવ જવું પડશે અને અકર્મ કરશો તો મોક્ષે જશે શું એટલે શું આ ડિપેન્ડન્ટ છે પોતે પોતાના આત્મા સુખ નું ધામ છે અનંત નું ધામ છે આત્મા શું કહ્યું ખબર ને એટલે ફૂલ ઇન્ડિપેન્ડન્ટ પણ ફરી ડિપેન્ડન્ટ ના થાય ફરી એને કઈ માયા વગેરે શું કહ્યું ફરીથી જન્મ લેવાય ફરીથી જન્મ લેવાય ના કોઈ કરે નહીં આવે નહીં કઈ જલે નહીં આ તો આ જે છેલ્લા અવતાર હોય અમારા જેવા છેલ્લા બે ચાર અવતાર બાકી હોય તારી ભગવાન કે લોકો કૃષ્ણ ભગવાન ને ભગવાન કે મહાવીર ને ભગવાન કે મહાવીર છેલ્લો અવતાર તદ્દન છેલ્લો કૃષ્ણ ભગવાન બે અવતાર બાકી છે તે ત્યારથી ભગવાન કે વાસુદેવ નારાયણ કે એટલે કોઈ તો અત્યારે માતાના પેટમાં કોઈ પહેરે નહીં સમજ ને આ તો પૂરું કરતા કરતા છેલ્લા ભગવાન કહેવાય એ અવતારી પુરુષો કહેવાય અવતરણ થયેલું ભાઈ સમજાઈ ગયું પણ પછી બીજો બીજો પ્રશ્ન આવું અજાયબ જ્ઞાન એ શું કે દાદા આવું અજાયબ જ્ઞાન તો કોઈ કાળમાં સાંભળવામાં જોવામાં નથી આવ્યું આ તો અગિયારનું આશ્ચર્ય છે આ કાળનું દાદાજી અગિયારનું આશ્ચર્ય કેમ કર્યું છે તો દસ આશ્ચર્યો થઈ ગયા છે એટલે આ અગિયારનું આશ્ચર્ય દસમો આશ્ચર્ય મહાવીર સ્વામીની હાજરીમાં સૂર્યનારાયણ અને દેવી બંને દર્શન કરવા આવ્યા હતા ત્યાંથી તે વખતે બે કલાક દર્શન કર્યા બે કલાક સુધી સૂર્યનારાયણ નું બીમ ધોળે દાડે કાળું પડી ગયું હતું એ બીમ છે એ તો એનું પ્લેન છે એનું વિમાન છે પ્લેન નહીં વિમાન એ વિમાનની અંદર રહે પોતે તે ત્યાંથી આવ્યા હતા તે બે કલાક છે તે અંધારું પડી ગયું સમજ ને એ નોંધ છે બધી આખી આપણા ઇતિહાસ સૂર્યનારાયણ સૂર્યનારાયણ સદેહે રહે છે એવું પૂછ્યું પછી ત્રીજું દેવ લોકો ક્યાં રહેતા હશે એવા કેવા કામ કરવાથી દેવગતિ મળે અને ધર કઈ જગ્યાએ હોય છે નર કઈ જગ્યાએ દેવગતિ ને સ્વર્ગમાં ફેર નહીં કોઈ હાથનો સમજો ને દેવગતિ એટલે શું સુપર હ્યુમન અહીં તમારા સુપર હ્યુમન હોય છે કઈ અહીં તમારે આમાં માંડ્યુલમાં super human super human super human એટલે સુપર હ્યુમન એટલે પોતે પોતાની પાસે જે પોતાની પાસે સુખ હોય પોતાને ભોગવવાનું તે બીજો બીજા માણસને સુખ ના હોય તેને આપી દે પોતે ભોગવે નહીં સુખ સુખ પોતે ભોગવે નહીં પોતાનું સુખ બીજાને આપી દે એનું નામ સુપર હ્યુમન કહેવાય પણ એમ આપી શકાય શું કે છે એમ આપી શકાય પ્રારબ્ધ કર્મ હોય ને એમાં તો બધું આપી શકાય આપવું હોય તેને બધું લઈએ છીએ તેને આપીએ પણ પ્રારબ્ધ કર્મ ફળ તો ભોગવ પ્રારબ્ધ કર્મ એવું હોય તો જ આ હિસાબ થઈ ગયો એ બોલે દેવગતિ જવાનું હોય તો પ્રાર્થના આવું હોય જ ને એટલે એવું જો થતું હોય તો જાણી લેવું કે દેવગતિ જવાના છે એવું જો હિસાબ થતો હોય પ્રાર્થનાનું તો આપણે જાણવું કે દેવ ગતિ સુપર હ્યુમન થયા મને બાવીસ સમય તો તારો સુપર બધા ફ્રેન્ડ કહેતા હતા કારણ મને મેં પોતાનું નહીં મારું પોતાનું કેમ કર્યું સુખ લોકોને મળે એ જ ભાવ રાખી હવે મનુષ્યમાં ક્યારે આવ્યો કહેવાય કે માનવતાના કર્મ કરે માનવતાનો માનવતાનું કહ્યું હતું ને કાલે મેં તમે કે ભાઈ કોકની છોકરીને જોઈએ એટલે આપણને ખ્યાલ આવે છે કે મારી છોકરી મારી બહેનને જુએ તો કેવું લા થાય એટલે આપણે જોવાનું બંધ કરવું જોઈએ શું કહ્યું કોકનું પાકીટ પડી ગયું હોય તે આપણે વાપરી નહીં ખાવું જોઈએ આપણું પડી જાય તો શું થાય એવું દુઃખ હોય એ જાણતા હોય તો આપણે એના માટે રવા દેવું જોઈએ અને ખબર આપીને પહોંચાડી દેવું જોઈએ સમજ ને એ માનવતા અને કોક નું લઈ લેવામાં તૈયાર હોય તે પાછળતા તે પછી એની આવે એથી ચાર પગ અને હા પૂછડું જુદું એ બધા કર્યા કરે આપડે તો ખેતીવાડી કર્યા જ કરે નિરાતે બે બે બ્રહ્મચારી હોય છે ને બ્રહ્મચારી લે કે નહીં કેવા જોયેલા કે પોતાને બ્રહ્મચારી છે એ પોતાને બ્રહ્મચારી કે પણ છે કે નહીં ખબર નહીં આ તો હોય જ બ્રહ્મચારી હોય ખેડૂતના ખેડૂતના બળદ જોયેલા નહીં એ બે બ્રહ્મચારી જ હોય બરોબર ને અને તે નિરંતર ખેડ્યા જ કરે ચાર પગ ને પૂતળો હાથે બ્રહ્મચારી છે કે એનો પ્રશ્ન શંકા રાખવા જેવો નહીં બ્રહ્મચારી જ હોય તમે સમજ પડે ને <laughs> એટલે આ આવો કર્મ બધે હોય પાછવી કરતા આવો અવતાર આવે ને ખેતી ખેડી પડે ગાય ભેંસ નો અવતાર આવે કૂતરા બલાડ નો અવતાર આવે સમજુ આ કર્મો જ ફળ છે આ સંસાર એટલે અને નર ક્યારે કે આપણે સ્વાર્થ ના હોય ફાયદો ના હોય કોઈ કંઈ લાભ થતો ના હોય તો એ લોકોને નુકસાન કરી નાખવું અત્યારે તળાવનું પાણી જે આવતું હોય ને એ તળાવમાં માણસો મરી જાય વેચી નાખી જાય તો એ માણસ એવા જે માણસને તે નરકત થાય સમજુ ને દાખલેથી કહેવાય પોતાના ફાયદા માટે હરણું મારી દે પોતાની ઘેર ખાવાનું નથી છોકરા છોકરા બહુ બૂમ કરે છે એના માટે હરણું મારી લાવે તો જાનવર નો અવતાર આવે એનું ફળ જાનવર આવે અને શોખને માટે મારે પેલા શિકાર કરતા હતા ને શોખને મારે મારે તો અંદર ગતિ થાય પોતાને કઈ પણ ફાયદો છે નહીં અને મારે છે સમજાય થોડું થોડું સમજાય છે એટલે દેવ લોકો ઉપર રહે છે અહીંથી ઉપરના ભાગમાં અને નરગતિ આ નીચેના ભાગમાં સાત છે થઈ ગયો પૂછા પ્રશ્ન પૂરો આ તો દ્વાપર તેતા ને છત્રી વિશે એવી કહેતા સતયુગમાં માણસો હોય એમાં ધીમે ધીમે બગાડ થતો જતો થતો દ્વાપરમાં ત્રેતામાં પછી આ સતયુગ કવિયુગમાં બધો બગડી ગયેલો હોય પણ ડેવલપ પ્રજા કવિયુગની હોય સત્યુગમાં ડેવલપ ના હોય ડપોળ જેવા હોય જેવા આપડા ઋષિ મુનિઓ મુનિઓ બધા ડફોળ હોય બધા એક ભેંસ રહી ગાય રાખે અને ઋષિ પત્ની એનો ખરા વિચાર જ ના આવે કે વ્યભિચારનો વિચાર કે વિચાર જ ના આવે ચોરી કરવાનો વિચાર ના આવે ત્યારે ચોરી કરવાનો વિચાર આવે તે ભલે શ્રેષ્ઠી માણસ કહેવાય આ તો બધા ડફોળ બધા કે સમજ ન પડી સમજ ના પડી એવું કે છે વાતાવરણ શુદ્ધ એટલે બધું શુદ્ધ જ રહે બધા તમે કહ્યું ને એટલે એટલે મનને ડેવલપ કરવાનું સાધન ના મળે મન ડેવલપ અને અત્યારે તો એ નો કંટ્રોલ એ ફળનું આવ્યું એ ફળનું આખો મન ડેવલપ જ થયા કરતું હોય સમજ ને એટલે બુદ્ધિ બહુ ડેવલપ થયેલી હોય અત્યારે તો પણ વિપરીત હોય તેની બુદ્ધિ હવે બિચારી હોય છે સુંદર બુદ્ધિ હોય સમજ ને પણ ડેવલપ ના હોય આ તો બહુ ડેવલપ પ્રજા છે આ તો સમજાવનાર હોય ને તો બધું સમજી જાય અને પેલા સમજણ પાડવા જઈએ ને તો છ મહિને ઋષિ મુનિયા હું કલાકમાં તમને સમજાવું એટલે તમે કલાક સમજી શકો એ છ મહિને ના સમજે નહીં બધું એમને આઈડલ આ મોટા શેઠ હોય ને તેના ઘી ક્યાંથી આવે છે તેલ ક્યાંથી આવે છે લોટ ક્યાંથી આવે છે રોટલી થાય છે વિચાર જ નહીં તૈયાર એમને રહ્યા કરે પુણ્યથી અને જેટલા દુકાને બેસી બધી ગેર થાય કશું બધી ડેર થાય ખરો આ તો જેમ અથડાય ને અથડે અથડે અથડે અથડે ને ડેર થયો પેલું ઋષિપત ને જોડે લડે જ ના હોય કે લડે સારું લડવાનો થાય એમને અને આ તો રોજ વળીને પાછું જેમાં રહે કેવા જાય લોકો જે લગ્ન હતા તે હાથે થઈ જાય કંપની એટલે આ દેહ બહુ દુઃખ ભોગાવો ભોગાવા દુઃખ કદાચ દુઃખ ત્યારે નહીં ત્યારે ભૌતિક સુખો કેવા ભૌતિક સુખો કેટલાક પ્રશ્ન પૂછવા જેવા નથી તમારો ટાઈમ બધો બગડે એટલે કઈ નહીં કે બધા શાસ્ત્ર શું કહ્યું સ્ત્રીઓને મોકલે અધિકાર જ નથી એમ કહ્યું શું કહ્યું બધા સાથે હું એકલો જ કહું છું સ્ત્રીઓ મોટે જાય શું કહે પણ તે પુરુષ થઈને જાય પણ પુરુષ થવા માટે સાધન કયું કે અમારું જ્ઞાન લે એટલે પુરુષ આ એક બે અવતારો પુરુષ થઈ જાય શું થાય કારણ સ્ત્રી ત્યાંથી સ્ત્રી થાય છે કારણ કે મોહ અને કપટ કપટનો પરમાણુ એનામ વધવાથી એ સ્ત્રી થાય છે અને પુરુષનામાં અહંકાર અને ક્રોધ વધવાથી પુરુષ થાય છે આ જ્ઞાન મળવા પછી એને સ્ત્રી બધા મોહ સુધી જાય છે પછી અહંકાર એ બધું એ પરમાણુ જુદી જાતના ઉત્પન્ન થઈ જાય અને પછી પુરુષ થઈ જાય લગભગ સમજ ને અને પુરુષ થાય તો જ મોક્ષ થાય પુરુષ વેહ મોક્ષ થવો જોઈએ વેહ પુરુષ ન જોઈશે તીર્થંકર ગોત્ર કેવી રીતે બાંધી શકાય એ બધું સાયન્ટિફિક વૈજ્ઞાનિક રીતે ધોરણે બની કરેલું છે પણ અત્યારે ધોરણ જાણતા નથી એટલે બફાઈ ગયું શું થયું તમે ખબર પડી ને વૈજ્ઞાનિક ધોરણે કરેલું છે વાક્યો નમસ્કાર વિધિમાં બધા વાક્યો કોઈ પાંચ ને સાઈડ વખત બોલવા કહ્યું છે એ વધતો ઓછો કરવા તો વધતો ઓછો બોલવાનો વાંધો નથી આ તો કહેવાનું એટલું જ કે આ વધારે બોલજો લોકો કયા હતા કે આ પાંચ આ ચાર છે તે માં લોક રાગ ને દ્વેષ છ માંથી પડ્યા થયા જુદા તો મૂળ છો પલાઠી પર પલાઠી ચડાવી ભક્તિ કરવાની તપ કરવાનું કહ્યું છે તે પલાઠી પર પલાઠી નહીં પણ પદ્માસન વાળી દેવ દેવીઓના જુદા જુદા વાહન હોય છે સરસ્વતી નું વાહન મયુર ગણપતિ નું વાહન ઉંદર એમાં કઈ ખાસ ખાસ હેતુ તો નથી આપનું જ્ઞાન એ વલની અધૈવી છે અગિયારમું આશ્ચર્ય છે એમ શા માટે કહ્યું છે કોઈ કારણ માટે નથી કહ્યું આપણને લાગે કે અધૈવી છે તો રાધાજી છે કોઈ કારણ નથી આવું બની શકે નહીં એવું આપણને પોતાને અનુભવમાં આવે કે આવું બની શકે નહીં વર્લ્ડમાં બન્યું નથી શું કહ્યું સારું વિચાર એવું કોઈ લખે કે આવું બધા બન્યું નથી તો એનો જવાબ આપનારા હિન્દુસ્તાનમાં કોઈ નીકળે નહીં કારણ કે આવું ભરેલું નહીં એક્ઝેક્ટ કોઈ માનવામાં જ ના આવે નદીઓ પવિત્ર શા માટે ગણવામાં છે પવિત્ર તો એટલા માટે કે જ્યાં સુધી સંદાસ મહિને ખાયું નથી ને ત્યાં સુધી પવિત્ર અત્યારે દરેક શહેર સંદાસ મહિના નાખી દીધા ગંગામાં ગંગામાં તમે જોડો છો ગંગાજી સંદાસ બધા વાર્યા છે એવું જમના બમના બધા બાળકો તમારી પાસે જ્ઞાન ન લીધું હોય પણ તમારે દર્શન કર્યા હોય જરૂર છે દર્શન કરવા તો એમનો મોક્ષ ના એમનો મોક્ષ ક્યારે થાય કે મોટી મનો થાય અને આ રસ્તે વળે પાછો શું કહ્યું જ્ઞાન લીધા વગર ના થાય જરૂર ને નાનો હોય નહીં તો સમા પડી રહેતો હોય મોટો હોય તો દાળ નથી કર્યો વગેરે ચડી ગયો જ્ઞાન લીધેલું હોય તો થાય અને જ્ઞાન લઈને પાંચ આજ્ઞા પાડે તો થાય જેટલું બ્રહ્મચર્ય પડાય એટલું પાળવું આ ધર્મે શું કહ્યું કારણ ડિસ્ચાર્જ છે ડિસ્ચાર્જ એનો અધમ હોય છે શું હોય છે તમે સમજો ને પણ આ પોતે ડિસ્ચાર્જ કરી છે એનો જેવો નહીં સમજવાના ગરીબ દવા હોય ને પણ દવા બહુ સ્વાદી લાગતી માટે એના નિયમ સ્વરૂપ પીવી જોઈએ ને કેટલા વખત પીવી જોઈએ બહુ ઘણી સારી સારી દવા હોય તો વધારે પીવી જોઈએ કે ત્રણ વખત લખી એટલી જ વખત પીવી હા ત્રણ વખત પી જાય એટલે અમે શું કહ્યું કે મંસરિયા એટલે જયારે આપણને તાવ ચડ્યો હોય એને તાવ ચડ્યો બંનેને તાવ ચડે ત્યારે પી લેવી દવા તાવ જ ના ચડ્યો ત્યારે દવા પીવું આપણા લોકો દુરુપયોગ કરે એટલે મારે કેવું લખવું પડેલું આત્માને પછી આત્માના દેહ જ નહીં એટલે ખોરાક જ ના હોય આત્મા તો પોતાના પોતાને પોતાના સ્વભાવથી જીવી રહ્યો છે પોતાના સ્વભાવથી પોતાના પ્રાણથી જ જીવે છે આ પ્રાણ લેવા ના હોય ખોરાક સ્વતંત્ર છે અને કોઈ બહારની કોઈ ચીજની જરૂર નથી એ જ પરમાત્મા છે સમજે ને કેવા કેવા કર્મો કરવાથી પટેલ લડાઈ થઈ જૈન પાસી મુસ્લિમ ગાતી બધા જમીન લીધી હોય કે આવી આ જમીન હોય આવી લીધી હોય બહુ આવી ફરી પટેલ વજન થાય ને પછી પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય કયા કે આ જ્ઞાનેન્દ્રિય એટલે આ દ્રષ્ટિ કોણ અને આ ત્વચા અહીં ટાળવાથી ખબર પડે ને બહાર ટાળતી વખતે શરીરને ચામડીને ખબર પડી જાય ને આ પાંચ છે તે જ્ઞાનેન્દ્રિયો છે વાંક ને આપણે ના જોવું હોય તો અડધો દેખાઈ જાય દેખાઈ જાય ને આ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો એટલે આ જે મોડું ખાય છે બે હાથ બે પગ તો બોલે ને આ બધી કર્મ ઇન્દ્રિયો કહેવાય જે કર્મ કરે છે ધંધા એટલે <laughs> આ પગ બે એક આઠ એક પગ એક મળું એક સંદા હાથનું અને એ ઉપસ્થ ત્યાં બધા પાંચેય કર્મેન્દ્રિયો કહેવાય શું કહ્યું અને પાંચ જ્ઞાનેન્દ્રિયો સમજ પડી શું તું સમજી કરી આ બધું મગજ મારી બાર ચક્રવર્તીઓ કયા નવ વાસુદેવ નવ પ્રતિ વાસુદેવ